જય સચિદાન હલો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય Sachidanand hello hello hello hello hello hello hello hello hello જય સચિદાન હલો ડબલ ખુરશી છે લઈ લે એમને છે દિલીપભાઈ ખુરશી લઈ પાછળ ના ના પતિ પતિને અહીંયાનું કોઈને જય સચ્ચિદાનંદ ઓમ નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચ નમુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હવઈ મંગલમ પઢમમ હવઈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद संचयन માં पान नंबर 130 130 भारत भूमि प्रगट आत्म ભૂમિ પ્રગત આત્મ વ્યક્તા દાદા ભગવાન વ્યક્તા દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર મિલતા જીવનનો ઉદ્ધાર भारत भूमे प्रगट आतम भारत भूमे प्रगट आतम व्यक्ता दादा भगवान् व्यक्ता दादा भगवान् मिलता जीवननो उद्धार मिलता जीवन नो उदार उत्तम कुल ने अगोत्री गोत्र उत्तम कुल ने अगोत्री गोत्र यशो नामी उजमाळ यशो नामी उजमाळ कर में ચિરંજીવી કલ્યાણ કરમે ચિરંજીવી કલ્યાણ જ્ઞાની પાસે સ્વરૂપ સમજી જ્ઞાની પાસે સ્વરૂપ સમજી અનુભવો તત્કાળ અનુભવો તત્કાળ ભજશે અંતરનો એકતાર ભજશે અંતરનો એકતાર સંસારવા મળે અટવાતા જીવને સંસારવા મળે અટવાતા જીવને નૈયા જાય ઉસ પાર નૈયા જાય ઉસ પાર અકર મે સ્વાતમ સિદ્ધ ઓમકાર અકર મે સ્વાતમ સિદ્ધ ઓમકાર all. અનંતા જન્મોના મરણા ટળતા અનંતા જન્મોના મરણા ટળતા જીવતા મુક્તિ જમાણ જીવતા મુક્તિ જમાણ રણ કે નિરવ સ્વર ઝંકાર રણ કે નિરવ સ્વરજંકાર મિલતા જીવનનો ઉધાર મિલતા જીવનનો ઉધાર બાહ્ય અશાતે અંતરશાતા બાહ્ય અસાતે અંતરશાતા નિશ્ચય સ્થિર નૌકાર નિશ્ચય સ્થિર નૌકાર પ્રાપ્તે કષાય રહિત વહેવાર પ્રાપ્તે કષાય રહિત વહેવાર જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ બાળે છે પાપના ભાર બાળે છે પાપના ભાર ઝળકે ચૌદ પુરવનો સાર જળ કે ચૌદ પુરવનો સાર અમર અમરત ઉર અમીરાઈ અમર અમરત ઉર અમીરાઈ दीप्ति मंत दुहाई दीप्ति मंत दुहाई केवल દર્શન જ્ઞાન અપાર કેવળ દર્શન જ્ઞાન અપાર મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા સાડા બાર હજાર સાડા બાર હજાર મહાત્મા વીરના વારસદાર મહાત્મા વીરના વારસદાર મહાત્મા વીરના વારસદાર મહાત્મા વીરના વારસદાર ભારત ભૂમે પ્રગટ આતમ ભારત ભૂમે પ્રગટ આતમ વ્યક્તા દાદા ભગવાન વ્યક્તા દાદા ભગવાન ભગવાન મિલતા જીવનનો ઉધાર મિલતા જીવનનો ઉધાર મહાત્મા વીર નવારસદાર મહાત્મા વીરના વારસદાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કોઈ મહાત્માને કંઈ વાતચીત કરવી હોય તો પૂછજો જય સચિદાનંદ જય સચિદાનંદ મારે થોડું ધીરજ વિશે સમજવું છે જાણવું છે દાદાજી ઘણી વખત કહેતા હોય છે કે આ કાળમાં ધીરજ જોવા જ નથી મળતી મને સમજવું છે કે ધીરજનો ગુણ વિકસે કેવી રીતે સામાન્યપણે અને પાંચ આજ્ઞામાં એ કઈ રીતે હેલ્પફુલ રહે કારણ કે મારામાં ધીરજ બહુ ઓછી છે એ મારા આજુબાજુના લોકોની ખાસ કમ્પ્લેન હોય છે તો આ કાળમાં ધીરજ રહેવી બહુ મુશ્કેલ છે આ કાળ સ્પીડનો કાળ છે શેનો કાળ છે આ અને આપણે આજ્ઞા જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ફાઇલોના નંબર આપવામાં આવેલા છે તેમનામ આપવામાં આવેલા છે બસ ફાઇલનો નંબર જેટલો નજીક એટલી આ ફાઇલને કહેવાનું ધીરજ રાખ અને કહેવું પડશે વ્યવહાર એટલે શું કહેવું પડે એનું નામ વ્યવહાર અને નિશ્ચય એટલે શું તો કે સમજવું પડે જો ફાઇલ સમજાય અને ફાઇલનો નંબર ઓળખાય અને આ કયા નંબરની ફાઇલ છે એટલે આ ફાઇલને કહેવું પડશે ધીરજ રાખ એટલે મને તો એવું સમજાયું છે કે હું ફાઇલનો નંબર જોઉં છું કે આ કયા નંબરની ફાઇલ છે એટલે પછી એક નંબરને કહેવાનો તો ભાઈ ધીરજ રાખ આ તો ત્રણ નંબરની ફાઇલ છે આપણે ઘણીવાર એટલા બધા ઇમોશનલ બની જઈએ છીએ કે ત્રીસ નંબરની ફાઇલનું ધ્યાન રાખવામાં ત્રણનું ભૂલી જઈએ છે એ નંબરનો જ ખબર નથી રહેતી અને નંબર કરતાં પણ આ ફાઇલ છે એટલું સમજાય તોય બહુ થઈ ગયું કારણ કે આજ્ઞા ધર્મના એક એક શબ્દોની અંદર એટલું બધું સાયન્ટિફિક વચનબળ રહેલું છે કે એ સમજમાં હાજર થતા જ એ આખું સાયન્સ રૂપે આખું ક્રિયાકારી થઈ જાય છે અને બીજું સંયોગ વિજ્ઞાન સંયોગ વિજ્ઞાન આપણા જ સંયોગોની અંદર આપણને જ અનુભવ આપે છે કે તું ધીરજ રાખ કારણ કે સંયોગો ભેગા થશે ત્યારે થવાનું છે આપણી ઉતાવળે નહીં થાય એટલે બંને વસ્તુ સમજવી પડશે ધીમે ધીમે ઉતાવળથી શું કહ્યું ધીમે ઉતાવળથી ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થનાર છે કારણ કે એની અંદર શું સમજ છે કે હું જલ્દી કરીશ તો જલ્દી થઈ જશે ધીરજ કેમ રહેતી નથી તો કે કોઈ એવી એક સમજ અંદર પડેલી છે જે એ આપણને એ વર્તન સ્વરૂપે થઈ જાય છે કરતા નથી થઈ જાય છે કારણ કે સંયોગ વિજ્ઞાનની જે સમજ છે એ સ્વરૂપમાં સ્થિરતા લાયા વગર રહેશે નહીં સમજાય આપને ભાઈ હા ધીમે ધીમે અને ઉતાવળથી બે બેનું કોમ્બિનેશન કેમ ગોઠવવું બે કોન્ટ્રાડિક્ટરી હા કારણ કે ધીમે ધીમે ઉતાવળથી જ્ઞાની પુરુષના પ્રત્યેક વચનો નોર્માલિટીમાં લાવવા માટેના છે અને એ વચનને જ્યારે આપણે આપણી સમજે સમજી લઈએ છીએ ત્યારે એ એકાંતિક થયા વગર રહેતું નથી નોર્માલિટી ધીમે ધીમે એટલા બધા પણ ધીમા નથી થવાનું કે બસ ઉપડી જાય અને એટલી બધી ઉતાવળ પણ નથી કરવાની કે બીજી બસમાં બેસી જઈએ બહુ સરસ વાત કરી બનતું હોય છે મારા પોતાના જીવનમાં બનતું હોય છે આપણે એટલા બધા ઉતાવળા હોઈએ છીએ બસમાં બેસી જઈએ પછી ખબર પડે કે આમાં નથી બેસવાનું આ બાજુ બસ છે એમાં બેસવાનું છે આજ્ઞા ધર્મ એ નોર્માલિટી માટે છે નોર્માલિટી ને એને સમ્યક કહેવાય છે બહુ મોટો શબ્દ છે આ સમ્યક આમ પણ નહીં આમ પણ નહીં નોર્માલિટી અને એ જીવન છે શું છે સમ્યક એટલે નોર્માલિટી શું કહેવાય નોર્માલિટી અને સ્યાદવાદ એ વાણીને લાગુ પડે છે શ્યાદવાદ વાણી વિતરાગની પ્રત્યેક વાતો એ શ્યાદવાદ વાણીથી સમજાશે અને જ્યાં સુધી શાદવાદ વાણીનો સિદ્ધાંત પકડાયો નથી ત્યાં સુધી દાદા ભગવાન વિશે કનુદાદા વિશે જ્ઞાની પુરુષ વિશે એક શબ્દ બોલવો ભયંકર જોખમ છે એવું મને સમજાયું છે શાદવાદ એટલે દરેક વ્યૂ પોઈન્ટથી એને આપણે સમજીએ દરેક વ્યૂ પોઈન્ટથી શાદવાદ આપણે હંમેશા આપણા જીવનની અંદર જોઈશું તો આ સાચું છે ને આ ખોટું છે આ બરાબર નથી આ જ બરાબર છે એ માન્યતાથી જીવવા ટેવાયેલા છે જોજો તમે આપણે તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે જ્યારે શાદવાદ વાણી એ સત્ય અને અસત્યથી પર છે એ આખો વિતરાગનો સિદ્ધાંત ખુલ્લો કરે છે શું કરે છે વિતરાગનો સિદ્ધાંત ખુલ્લો કરે છે અને આપણે દાદાજી આમ જ કહે છે દાદાજી આ જ કહ્યું છે એ રીતે જે પકડી લઈએ છીએ એ આખો સિદ્ધાંત નથી રહેતો ક્રમિક માર્ગમાં આવી વાણી નીકળી શકે કે જ્ઞાની પુરુષ દ્વારા જ નીકળી શકે એ જ્ઞાની પુરુષ દ્વારા જ નીકળી શકે જ્ઞાની પુરુષ દ્વારા નીકળી શકે જ્ઞાની પુરુષ એટલે જે પોતાની ભૂલોમાંથી અનુભવને આધારે આવેલા છે અનુભવ એ બીજું કશું નથી આપણા જીવનની અંદર આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે આપણા જીવનની ભૂલોમાંથી આપણને અનુભવ મળે છે એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર જે કહ્યું છે ને હવે મિસ્ટેક તમે તમારી મેળે કાઢી નાખો કે બ્લન્ડર એ જ્ઞાની પુરુષની કૃપાથી નીકળી હેલો કારણ કે બ્લન્ડર એ દ્રષ્ટિની બ્લન્ડર હતી કઈ બ્લન્ડર હતી દ્રષ્ટિની બ્લન્ડર હતી એ દ્રષ્ટિની બ્લન્ડર એ માત્ર જ્ઞાની પુરુષની કૃપાથી જ નીકળે અને જે મિસ્ટેક છે એ આજ્ઞા ધર્મની સમજથી અને એ સમજના પરિણામથી એ નીકળશે એટલે જ્ઞાની પુરુષ સિવાય અથવા તો જ્ઞાની પુરુષે જેમને આજ્ઞા કરી હોય એ સિવાય શાદવાદ વાણી હોઈ શકે નહીં એવું મને સમજાય છે અને માટે જ આપણે બધા જ જ્ઞાની મહાત્માઓ નવ કલમોની ભાવના ભાવીએ છીએ શું કરીએ છીએ એમાં આ જ વસ્તુ મૂકેલી છે આ સાચું છે અને આ ખોટું છે એમાં ક્યારેય જે વાણી નો ઉપયોગ થતો નથી એ શાદવાદ વાણી છે શાદવાદ વાણી એ માત્ર જીવના કલ્યાણ અર્થે નીકળતી વાણી છે સમજાય છે પણ આવું ચોક્કસપણે આવું જ છે એમ એવું કેમ નથી કહેતા એવું જ કહ્યું ને તારે શું કહ્યું ના આવું મને મારા વ્યૂ પોઈન્ટથી સમજાય એવું તમે બોલો મને સમજાય છે આવું એ હકીકતમાં આવું જ છે એવું કેમ નહીં એ હકીકતમાં જ છે અચ્છા કારણ કે સમજાયું ક્યારે કહેવાય હકીકતમાં હોય સમજાયું ક્યારે કહેવાય અને ક્યારે બોલાયા વાણી ક્યારે નીકળ્યા રિયલમાં સમજાય સમજાયું હોય તો જ નીકળે કારણ કે વાણી એ હંમેશા અપેક્ષાએ હોય આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે અદબદ ના કહેવાય અદબદ ના કહેવાય કારણ કે આપણે એકાંતિકમાં જીવવા ટેવાયેલા છે શેમાં ટેવાયેલા છે એકાંતિકમાં હમ તમે કાં તો હા કહો કાં તો ના કહો એમ મને સમજ પડે નથી કહેતા આપણે સિદ્ધાંત એક જ હોય પણ સંજોગોને આધીન એ વાણી એ શાદવાદ સ્વરૂપે જ હોય એમ અને ત્યાં જ આપણે અટકી જઈએ છીએ દાદા ભગવાને આ કહ્યું છે કનુ દાદા આ કહે છે તમે જોજો ક્યાં અટક્યા છે આપણે હું જ અટક્યો છું ભલ ભલા અટકેલા છે હું અટકેલો છું એટલે આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે કમ્પેરિઝન ના હોય આવો જય સચ્ચિદાનંદ કમ્પેરિઝન ના હોય એક જ્ઞાનીની બીજા જ્ઞાની જોડે કમ્પેરિઝન ના હોય કારણ કે ઇફેક્ટ એ દરેકની જુદી જુદી છે કઈ રીતે તમે સરખામણી કરશો પણ જે આંતરિક દશા છે જે અનુભૂતિ છે એક જ હોય એક જ હોય હા જેમ ત્રેવીસ તીર્થંકર ભગવાન સુધી ચાર મહાવ્રત હતા મહાવીર સ્વામી એ પાંચ મહાવ્રત કયા હવે તમે અહીંયા સાચા ખોટામાં પડો તો ગૂંચવાઈ જાઓ કે ના ગૂંચવાઈ જાઓ એટલે એ વખતે આ સ્યાદવાદનો સિદ્ધાંત સમજવાનો છે કે આ અપેક્ષાએ ચાર મહાવ્રત છે અને આ અપેક્ષા એ પાંચ મહાવ્રત છે તો શું ત્રેવીસ તીર્થંકર ભગવંતોને આપણે ખોટા કહીશું ના તો મહાવીર ભગવાને કેમ એક વધાર્યું એવું કહીશું ના આ જ વાત સમજવાની છે પણ આ સ્યાદવાદ વાણી પરમ વિનય ઉભો થાય તો જ સમજાય ને કે એના પહેલાં સમજાય કે સ્યાદવાદ વાણી જ્યારે સાંભળવામાં આવે અને સમજાય ત્યારે પરમ વિનય ઊભો થાય કે ધન્ય છે આ પુરુષને કે આ પુરુષ કોઈ પણ પક્ષની અંદર નથી આને લીધે પરમ વિનય યસ તમને એ સમજાવવું જોઈએ પહેલા એ સમજાવવું જોઈએ કારણ કે શાદવાદ વાણી એ સાંભળવામાં આવતી જ નથી અને ખરેખર હું તો કહીશ જ્ઞાની પુરુષ જે બોલી રહ્યા છે એને આપણે સમજવાનો ક્યારેય પ્રયત્ન કર્યો જ નથી પોતે જે સમજ્યો છે એ જ બરાબર છે પોતાને જે સાંભળવું છે એ જ સાંભળે છે જ્ઞાની જે સંભળાવવા માગે છે ક્યારેય સાંભળ્યું નથી એ તો કલ્યાણ થઈ ગયું હોય એ ત્યારે એ શાદવાદ વાણીના દર્શન થાય ત્યારે એ શાદવાદ વાણીનું બીજ આપણી અંદર પડે છે જ્ઞાની પુરુષમાં અનંત શક્તિઓ ખુલ્લી થયેલી છે તમે જે દર્શન કરશો એ બીજ તમારી અંદર પડી જશે પરમ વિનય એ દેખાદેખીની વસ્તુ નથી પરમ વિનય આંતરિક વસ્તુ છે શું વસ્તુ છે આંતરિક વસ્તુ આંતરિક વસ્તુ છે અને વર્તન સાથે કોઈ લેવા દેવા નથી એટલે બીજાને એનો ખ્યાલ જ ના આવે ના આવે ખ્યાલ આવે એ પરમ વિનય જ ના કહેવાય કારણ કે એટલી બધી અંદર ભક્તિ ઉત્પન્ન થયેલી હોય એટલી બધી અંદર એને ભક્તિ ઉત્પન્ન થયેલી હોય કે ઓહો હો નરસિંહ મીરા ક્યાં સુધી પહોંચેલા આમાં પહોંચ્યા છે પરમબીને સુધી એ તો કંઈક આગળ બાગળ આવ્યો નથી હવે ના તો જાણવું છે ખાલી આજે વાત ઊભી થઈ છે તો જાણવું છે કદાચ એ તો તમે પ્રકાશ પાડી શકો હા એ તો બધા બહુ ચોખ્ખા ભક્તો કહેવાય ખ્યાલ ચોખ્ખા ભક્તો કહેવાય અને નરસિંહ મહેતાએ જ કહ્યું છે જહા લગી આત્મ તત્વ ચીંધ્યો નહીં તહા લગી સાધના સર્વ જૂઠી ખેલાયો જે રિક્ષા આપણને આપણા ઘરે ના પહોંચાડે રિક્ષા હું કામની પછી અને રિક્ષા કેમ કહેવાય પણ સમજ પડી અને જે સાધન સાધ્યની પ્રાપ્તિ ના કરાવે એ સાધનને શું કરવાના શું કરવાના આટલા જન્મ એવું જ થયું અમારે હે આટલા જન્મથી એવું જ થયું ને હવે પાક્યું પરિણામ આટલા જન્મથી અમે આવું જ કર્યું બધાએ આવું જ કર્યું ને સાધ્ય મળ્યું જ નહીં કારણ કે જ્ઞાની પુરુષ વગર આપણી આંખો કોણ ખોલશે ચલાવ્યો જ્ઞાની પુરુષ અને એમના વચનો એ પરમેનન્ટ સોલ્યુશન હોય છે તમે પૂછો એ સમય પૂરતું નહીં ત્રિકાળ સત્ય કહેવાય છે શું કહેવાય છે ત્રિકાળ સત્ય ત્રિકાળ સત્ય આપણું આટલું આ મહાભયંકર પુણ્ય કહેવાય ને તો આપણને મળ્યા દાદા ભયંકર એટલે કેવું મહા દાદા મળ્યા અદ્ભુત અદ્ભુત અદ્ભુત અદ્ભુત પોતાની જાતને ધન્ય માનવી જોઈએ એટલે તો ગઈએ છીએ આપણે અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે નિહાળીએ પદ ગવડાવો આ બધા ગઈ ગઈને થાકી ગયા છે હવે તો પણ એકવાર અમારી ખાતર બે લાઈન ગઈએ તમારો ભાવ થયો છે એટલે એ અમારે નટુ કાકા હતા ને તે વળતા હતા અમને તમારા મુકેશ હું અમને વળતા હતા એટલે પૂછો જ્ઞાની પુરુષ હંમેશા પૂછવા માટે જ હોય છે અને દર્શન કરવા માટે હોય છે બસ બીજું કશું નહીં અમે કેવા સાળી અમે કે બા પુણ્યશાળી ભગવાન ભગવાનની ભૂમિકા આદે હે અમે નિહાળી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી મુક્તિની ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિને ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી બીજી કોઈ જગ્યાએ મુક્તિની ચાવી મળે નહીં નહીં <clears throat> કારણ કે જ્યાં જ્યાં આપણે મુક્તિ માટે ગયા એ વ્યક્તિએ જ આપણને બાંધી દીધા શું થયું બાંધી દીધા બાંધી દીધા પણ હવે તમારે અહીં સિવાય બીજી કોઈ જગ્યાએ જવાનું નહીં આ કરો તે કરો આમ કરો તેમ કરો એમાં બાંધી દીધા હા માન એ છોડો મોં છોડો મધ છોડો લોભ છોડો એટલે બાંધી દીધા કહેવાય એમ નહીં આપણે ગુરુ પાસે ગયા મુક્તિ માટે શેના માટે ગયા મુક્તિ માટે હા હવે એ શું કે તમારે અહીં સિવાય બીજી કોઈ જગ્યાએ જવાનું નહીં તો મુક્ત થઈ ગયા ને તમે ના બંધ થઈ ગયા એટલે કૃપાળુ દેવે કહેવું પડ્યું સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય તમને પડી હર તરકીબ ખોટી પડ ગઈ આખી જિંદગી છોટી પડ ગઈ દુબારા એક વાક્ય ફરી બોલો સરસ છે લખવા જેવું છે સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય એને કોઈ ઉપાય જડતો નથી આ કરવું તો આ થઈ જાય આ કરવું તો આ થઈ જાય આ કરવું તો આ થઈ જાય એમ એનો દોષ નથી એનો દોષ નથી કારણ કે જ્ઞાની પુરુષ સિવાય મુક્તિની ચાવી મળતી નથી નથી સતસાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય શું કહે છે સતસાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય ત્યાં બંધન નહીં જાય એટલે આ શુદ્ધાત્માનું પદ જે પ્રાપ્ત થયું છે એ આ કાળમાં કોઈ સાધન કરવાથી પ્રાપ્ત નહીં થાય પરંતુ જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થશે એવું કહેવા માગે છે કેવું લાગે તમને એક્ઝેક્ટ એ પાછું ઇંગ્લિશ બોલો તમે ના હંડ્રેડ પર્સન્ટ અંગ્રેજ શબ્દ તો આવવાનો છે કારણ એના સિવાય સમજતું નથી અમુક ભાષા સમજાતી નથી એમ ને હંડ્રેડ પર્સન્ટ બી એમ જ બોલવું પડે સો ટકા કહીએ તો નહીં ખ્યાલ આવે ના ખ્યાલ આવે બરાબર એટલે પોતાને ખ્યાલ નથી બીજાને તો ખ્યાલ આવે એટલે ભાષા બોલે જ જાય એવી કારણ અંગ્રેજો આપણે છોડીને ગયા છે ને ઇંગ્લિશ છોડીને ગયા ને પણ હા અને અંગ્રેજી ભાષા વગર કંઈ ચાલતું નથી કોઈ જગ્યાએ મોટા ભાગે બધા અંગ્રેજી બોલવાનું ચાલુ કરી દે થોડી વાર આગળ થાય ને એટલે તરત થોડી કંઈ વાતચીત કરજો મહાત્માઓ દાદા ભગવાને અંગ્રેજી શબ્દો બોલી બોલીને અંગ્રેજીને સમૃદ્ધ કરી દીધા એકદમ શું એકદમ અરે જેટલું એટલું પરફેક્ટ અને બોલ્યા છે જે ઇંગ્લિશ જાણનાર વ્યક્તિ પણ એનું ગુજરાતી ના કરી શકે ખરેખર અને ગુજરાતી ભાષાને તો જે સમૃદ્ધ કરી છે એમ ગુજરાતી ભાષાને અને દરેક શબ્દના એક્ઝેક્ટ એના જે ફોડ પાડ્યા છે અદ્ભુત એમ અદ્ભુત માટે એમને કહેવું પડ્યું ને અક્રમ વિજ્ઞાન જેને સમજવું હશે એણે ગુજરાતી શીખવું પડશે અને બીજી રીતે જોઈએ તો જ્ઞાનીની કોઈ ભાષા નથી હોતી બહુ સરસ દ્રષ્ટિ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ હંમેશા બોલ્યા જ કરતી હોય છે પણ આપણી પાસે એવા કાન નથી આપણે સાંભળી શકીએ નિરંતર કયા કાનની વાત કરી આપણે હૃદયથી હૃદયથી અવલોકન કરવું એવું કહ્યું છે ચામડાના કહ્યું છે ના એનાથી નહીં એનાથી નહીં એ બેરી વ્યક્તિ પણ જ્ઞાનીની દ્રષ્ટિને સાંભળી શકે એવા કાનથી દ્રષ્ટિ એ તો ખાલી દેશના જ સમજાય પણ દેશના જ સમજાય કે બીજું પણ દેશના તો પોતાને અંદર સમજવું હોય તો સમજાય સમજવું હોય તો સમજવું હોય તો સમજાય કારણ કે જ્ઞાની પુરુષ કોઈને સમજાવવા આવ્યા જ નથી એ તો એ સમજીને આ શંભુ મેળામાંથી નીકળી જવા આવ્યા છે ખ્યાલ આવ્યો ખ્યાલ આવે છે કારણ કે જો સમજાવનાર હોય અને સમજનાર સમજે નહીં તો સમજાવનારને તકલીફ થશે સમજનારને કશું નહીં સમજાય છે થોડું થોડું એટલે દાદા ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આપ જે જ્ઞાન આપો છો એ જ્ઞાન આપવાની અંદર આપને ભાવના ખરી એમ ભાવના થાય ત્યારે એમણે કહ્યું સહેજ પણ નહીં શું કહ્યું એમણે સહેજ પણ નહીં સહેજ પણ નહીં કેમ તો કે જે સંપૂર્ણ અકર્તા પદની અંદર સંપૂર્ણ વ્યવસ્થિત શક્તિને આધીન હોવાથી એ સંજોગો ભેગા થાય છે ને એ વસ્તુ બનતી હોય છે શું થતું હોય છે સંજોગો ભેગા થાય ને વસ્તુ બનતી બસ એમાં કરતા તરીકે આપણે કોઈને મૂકી શકીએ નહીં નહીં છતાં આપણે આપણો વિનય નહીં ચૂકવાનો આપણે આપણો વિનય નહીં ચૂકવાનો આપણો વિનય નહીં ચૂકવાનો આપણો વિનય શું તો કે જ્ઞાની પુરુષની કૃપાથી મને આ પ્રાપ્ત થયું છે આપણો વિનય છે શું છે જ્ઞાની પુરુષની કૃપા વિનય બસ ત્યારે જ્ઞાની પુરુષ શું કે તમારી પુણ્ય આજે જાગી કે શું કે તમારી પુણ્ય આજે જાગી તો એ કેટલા બધા વિનયમાં છે આપણે ના શીખવું જોઈએ હે નહીં તો વિનયની પરાકાષ્ઠામાં જ્ઞાન આપણે તો મારા સામું જોયું નહીં મારા માથા પર હાથ મૂક્યો નહીં પેલાના બાજુવાળાના માથા પર હાથ મૂક્યો મારા હું બાજુમાં જ હતો મારા માથા પર હાથ મૂક્યો જ નહીં મારા સામું જોયું નહીં હજુ કેમ આવું થાય પણ કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે અને કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે બંને છે <laughs> જોન આટલા બધા લોકો આટલા બધા લોકો કોણ કોણ મહાત્માઓ કેટલી ભક્તિથી કેટલી ભાવનાથી દોડ્યા દોડ્યા આવે છે તો શું છે એવું તો શું છે શું છે કંઈક તો હશે ને કંઈક નહીં બહુ આશ્ચર્ય છે કંઈક સમજ પડે એવું જ નથી આ સમજ પડે એવું જ નથી કારણ કે બુદ્ધિ થાકી જાય આ બુદ્ધિની ફૂટપટ્ટીથી મપાય એવું જ નથી આ ના મપાય ના મપાય એટલે અમે તો એટલું શીખેલા જ્ઞાની પુરુષના બાળક થઈને જીવન જીવી જવું શું શીખેલા જ્ઞાની પુરુષના બાળક થઈને જીવી જવું પણ એ વાંદરાને પેલા બિલાડીને બચ્ચાનું કંઈક કે છે એમાં સમજ નથી પડતી એ જવા દો વાંદરા વાંદરાની વાત બધી બધા જાણે જ છે આ બધા છે ફરી પ્રકાશ પાણો છે અરે આ બધા એટલા બધા પ્રકાશિત થયેલા છે મહાત્માઓ એમના દર્શન કરશો રે તોય પ્રકાશ ખુલી જશે પણ સાહેબ તમારા મુખે જો નીકળે તો અમને દ્રઢ થઈ જાય એમ સજ કહો તો સારું જ્ઞાની પુરુષના માથે પડી જવાનું એ તો પડ્યા જ છે બસ તારે તમારે માથેરે પડવાના તારા દર્શનના દીવાના પડવાના નહીં પડ્યા છે એટલે એમાં એવું છે એમ પડ્યા જ છે બરાબર પણ બોલવામાં પડીશું એમ એવું પહેલાં લખાયેલું ને એટલે વિજ્ઞાનને ખાલી સમજ સમજ સમજ કરવાનું છે બસ વર્તન તો વાંદરા જેવું હોય ને બિલાડા જેવું હોય પણ અંદર સમજ એ આખી જ્ઞાન સ્વરૂપે દ્રઢ થયેલી હોવી જોઈએ શું હોવું જોઈએ એ આપણી કમાણી છે પણ સમજવા માટે આપણે ટાઈમ મળવો જોઈએ કાઢવો જોઈએ કે પછી સહજ રીતે આખો દિવસ જો એમાં જાગૃતિ રાખીએ તો સમજાયા કરે અરે આ બધા જુઓ ને આટલા બધા મહાત્માઓ ટાઈમ કાઢીને જ આવ્યા છે ને પણ એ તો એક બે કલાક પછી આખા દિવસ ત્રેવીસ બાવીસ કલાક શું એ તો એ એમ જ હોય જાગૃતિપૂર્વક રહેવું પડે જાગૃતિ જ છે આ ખાનારો જુદો અને હું જુદો એમાં હું જાગૃતિ રાખવાની નથી રહેતું સાહેબ એક કોળીઓ ખાઈને કંઈક જતું રહે માર્કેટમાં એ એક એ ના રે એ નવા બેઠા હોય લોટો રેડીએ ઓમ નમઃ શિવાય કે બીજા જ ફરતા હોય છે એનો વાંધો નહીં પણ એ તમને ખબર પડી ને કે માર્કેટમાં ગયા એ ખબર પડી એને જાગૃતિ કહેવાય છે અચ્છા આપણે શું સમજીએ છીએ કે આ જવું જ ના જોઈએ એને જાગૃતિ કહીએ છીએ ના હું તો સમજ શું નામ તમારું અશોકભાઈ અશોકભાઈ ઓ આ જે કંઈ પણ થઈ રહ્યું છે કોને થઈ રહ્યું છે અશોકભાઈ પણ એક કલાક પછી આવે છે એ મને થઈ રહ્યું છે એ થયું એ અજાગૃતિ છે બસ ખાલી કોને થઈ રહ્યું છે અશોકભાઈ બસ આટલું જ સમજવાનું છે અને બદલવાનું નથી એ હેન્ડલ મારવા જઈએ બદલાવાનું નથી બદલવાનું હેન્ડલ મારવા જઈએ શુદ્ધાત્મા તરીકે તમે એને જોયા કરશો તો એ એનો ભાગ ખાલી થયા કરે છે અને તમારો જે ભાગ છે સ્વસ્વરૂપ એ પ્રકાશિત થયા કરે છે શું થયા કરે છે સ્વ એ ભાગ પ્રકાશિત થયા કરે હા આ જ્ઞાની પુરુષની હાજરી અને જ્ઞાની પુરુષનો શુદ્ધ પ્રેમ ખ્યાલ એનું આ પ્રમાણ છે આ શું છે આ એનું પ્રમાણ છે એનું પ્રમાણ છે આ આટલા બધા મહાત્માઓ સવારના પોરમાં પણ આ તો બધા ધર્મમાં આવી રીતે આટલા બધા માણસો તો આવે જ છે એ આવે છે જુદું છે સ્વામિનારાયણમાં આવે છે બધા એ બધા આવે આવે એ વસ્તુ એમાં ફરક શું એમાં ફરક સમજનો ફરક છે સમજ શું ફરક સમજનો ફરક ટોળા તો બધે રહેવાના જ ખ્યાલ આવ્યો પણ આ ટોળામાં રહીને એકલા રહે એવા છે બધા કેવા છે આ ટોળામાં રહીને એકલા રહેવા છે એટલો મોટો ફરક છે એટલે પરમહંસનું ટોળું કહેવાય પરમહંસનું ટોળું એમ કે જે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રિલેટિવના દર્શન કરે છે અને રિયલ વ્યૂ પોઈન્ટથી રિયલના દર્શન કરે છે અને પાછો પોતે પોતે સ્વરૂપે છે જ પાછો અંદર એ તો છે જ એટલે કોઈ પણ ધર્મનું માપદંડ સંખ્યા કે ટોળા ઉપરથી નહીં કરવું પણ આપનું લેવલ તો થોડું અમારા કરતા સહેજ ઊંચું કહેવાય ના તમારા કરતાં નીચું કહેવાય એટલે તો મારે બોલવું પડે છે તમે બધા કેવા નિરાંતે બેઠા છો તમને સાહેબ આપતા પુત્ર તરીકે આમ એ આપ્યું છે લેબલ તો લેબલની તકલીફ છે ને તારે ઊંચું તો ગણાય પણ આ બધા અંદરથી કંટાળી ગયા છે આપતા પુત્રો છે તમને ખબર છે ના શું કહું તમને પ્રદીપભાઈ તો શાંત લાગે છે એ બધા શાંત હોય મહાત્માઓના હૃદયથી જ્યારે આપતા પુત્રોને આશીર્વાદ મળશે ને ત્યારે જગત કલ્યાણમાં નિમિત્ત બનશે એને બોલવાની પણ જરૂર નહીં પડે સાહેબ હજુ કોઈને મળ્યા નથી હવે તો હવે આશીર્વાદ તો છે છે બરાબર છે એમ છે સાહેબ પણ આશીર્વાદ છે હોય જ પણ અમારું સ્થાન મહાત્માઓના ચરણોમાં છે એટલું હું સમજુ છું બસ બરાબર ને લઘુત્તમની પરાકાષ્ઠા કે દરેકે પોતાએ તપાસ કરવાની વસ્તુ છે અંદર અંદર પોતાને તપાસ કરવાની વસ્તુ છે કે કોને કેટલો કોના પ્રત્યે અહોભાવ છે અને એ અનુભવ વગર નથી હોતો એ ખ્યાલ આવ્યો એટલે પરિચય પરિચય એ વ્યક્તિનો નથી હોતો વ્યક્તિના અનુભવનો હોય છે અને જ્યારે અનુભવનો પરિચય થાય છે ત્યારે એને અંદર પરમ વિનય ઊભો થયા વગર રહેશે નહીં એને એને ઊભો થયા વગર રહેશે નહીં એને પરિચય એ આંતરિક વસ્તુ છે શું છે પરિચય આંતરિક વસ્તુ છે શબ્દોનો પરિચય નથી હોતો અને જ્યારે એના અનુભવનો પરિચય થાય છે ત્યારે એને પરમ વિનય ઊભો થયા વગર રહેતો નથી એ સમજનું પરિણામ છે શું છે સમજનું પરિણામ સમજનું પરિણામ છે જય સચ્ચિદાનંદ સહેજ માઇકમાં બોલો બેન તો મને સંભળાય માંજલપુરના બેન છે અને બધા એને સંભળાય છે આ બીજું માઇક લો બીજું માઇક લો બેન આપી દો હા બોલો બેન કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કોઈ ચીજ છે નહીં પણ એ સ્વયં આત્મામાંથી સ્ફુરે છે કઈ રીતે હા બરાબર છે બેન કહે છે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ આ દુનિયામાં બીજી નથી એનું કારણ એક જ છે કે જ્ઞાન એ જ પરમ સુખ આપનારી વસ્તુ છે શું છે પરમ સુખ આપનારી વસ્તુ છે જે જીવ માત્ર એને શોધી રહ્યો છે અને એ સ્વયં સ્ફૂર્ણાથી થાય છે બરાબર ને આત્મામાંથી સ્ફુરે છે કારણ કે આત્મા પોતે જ અનંત વાળો છે કેવો છે અનંત જ્ઞાન હા એટલે એની અંદરથી સ્ફુરે છે સમજણ પડી આ તો જે બંધાયેલો છે એવું એને ભાન છે એને મુક્ત કરવામાં આવે છે કોને મુક્ત કરવામાં આવે છે બંધાયેલો છે હમ જેને એવું ભાન છે કે હું બંધાયેલો છું એને મુક્ત કરવામાં આવે છે પણ આપણે તો ગીતાના જ્ઞાનને જ્ઞાન કહેતા હોઈએ ને આપણે કોને જ્ઞાન કહીએ છીએ આત્મામાંથી સાચું જ્ઞાન સ્ફુરે હા સ્ફુરે સ્ફુરે એટલે એની મેળે છે જ અંદર અંદર છે પણ જે અંતરાયો હોય ને એ અંતરાયો કૃપાથી દૂર થાય શું થાય કૃપાથી દૂર હા એટલે વસ્તુ તો છે એટલે ઓટોમેટિક સ્ફુરે છે જેમ કૃષ્ણ ભગવાને અર્જુન પર કૃપા કરી અને દિવ્ય ચક્ષુ આપ્યા ખબર છે તમને હા બસ દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે બસ એ દ્રષ્ટિ ફરે એટલે પછી એને એની મેળે અંદર સમજાતું જાય કે ઓહો આ તો મારી પાસે છે આ તો મારી પાસે છે એટલે મારી પાસે જ્ઞાન છે એનું એને જ્ઞાન થાય છે જ્ઞાની પુરુષ પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી સમજાવ્યું બેન હા બીજી કઈ વાતચીત કરવી હોય તો કરો હા ક્રમિક અને અક્રમ કયા લેવલ સુધી સરખું હોય કયા લેવલ સુધી સરખું હોય સરખું હોય જ્યાં પહોંચવાનું છે ને એ બંને લેવલે સરખું જ છે એ બંને લેવલે સરખું છે પરંતુ કમણીક એટલે શું પગથિયા ચડતા ચડતા દસમા માળે પહોંચવાનું અને એક લિફ્ટ છે લિફ્ટમાં બેસીને જવાનું તમે તો દસમા માળે જવાનું હોય તો પગથિયે પગથિયે જાઓ ને અત્યારે એટલા બધા શક્તિશાળી લોકો છે કે લિફ્ટ જ ખોદે છે પેલો કે પાંચમા માળે ઘર છે તો પૂછે લિફ્ટ છે નથી પૂછતા કેમ એટલે આ બધી દવા છે ને સુગર કોટેડ આપવી પડે કેવી આપવી પડે હા સુગર કોટેડ ના સમજો તમે દવા એટલી બધી કડવી હોય પણ જરા એના ઉપર સુગરનું લેયર લગાડેલું હોય ગળી જાય પછી ખ્યાલ લિફ્ટ માર્ગ શું છે બેન લિફ્ટ માર્ગ અક્રમ વિજ્ઞાન એ ક્રમિકનું વિરોધી નથી સો વિરોધી નથી અપેક્ષાએ છે શું છે અપેક્ષાએ અમે અમુક અપેક્ષાએ ક્રમિક માર્ગ ચાલે ક્રમિક માર્ગે પ્રગતિ થઈ શકે અને અમુક અપેક્ષાએ અક્રમ માર્ગ ચાલે અને અક્રમ વિજ્ઞાનીની કૃપાથી પ્રગતિ થઈ શકે અનુભવ સરખો જ હોય અનુભવ શું છે સરખો એ સરખો હોય કારણ કે આ કાળની મોટામાં મોટી વિચિત્રતા શું છે તો કે જેવી ક્રિયા થઈ રહી હોય એવો ભાવ અંદર નથી હોતો અને હોય પણ ખરો એટલે આ કાળમાં બુદ્ધિ એટલી બધી ડેવલપ થયેલી છે બુદ્ધિ ડેવલપ થયેલી એટલી બધી ડેવલપ થયેલી છે કે એ બુદ્ધિને ગાંઠે એવું વિજ્ઞાન જોઈએ કેવું વિજ્ઞાન જોઈએ બુદ્ધિને ગાંઠે હા એટલે આ કુદરતી રીતે આનું પ્રાગટ્ય થયું છે કુદરતી રીતે તમે ડાયવર્જન રસ્તો નહીં જોયેલો જોયેલો હા અત્યારે તો દરેક શહેરમાં ઓવરફ્લાય બ્રિજની ફેશન ચાલે છે દરેક શહેરમાં જાઓ તમે બ્રિજ બને છે નહીં બધે બોર્ડ માર્યું હોય ડાયવર્ઝન એટલે સ્મિતાબેન પહેલાં સત્ય એમ ખોટું થાય તો એવું કહેતા આ ખોટું આ સાચું પણ અક્રમ વિજ્ઞાનનું જ્ઞાન લીધું ત્યારથી એવું નથી થતું બરાબર છે એટલે પહેલાં એવું થતું હતું આ ખોટું કરે છે આ સાચું કરે છે એવું બધું થતું હતું પણ હવે નથી થતું એમ વ્યવહારમાં હોય વ્યવહારમાં હોય પણ મહાત્મા કોને કહેવાય તો કે સાચા પ્રત્યે જેને રાગ નથી અને ખોટા પ્રત્યે જેને દ્વેષ નથી એનું નામ મહાત્મા ખેલાયો અને નમસ્કાર કરવા યોગ્ય હોય દાદાએ જાદુ ચશ્મા આપી નાખી દ્રષ્ટિ જ ફેરવી કાઢી છે બહુ સરસ આપણે શું કરવા જતા હતા આપણે લોકોને ફેરવવા જતા હતા શું કરતા હતા આપણે લોકોને ફેરવવા પણ એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણને એવું સમજાયું કે ભાઈ તું તારી સમજ ફેરવી નાખ હવે શું કરે સમજ ફેરવી હમ અત્યારના છોકરાઓ તો ઊંધી ટોપી જ પહેરે કેવી ટોપી પહેરે કેવી પહેરે ઊંધી પહેરે ને હવે આપણે શું કરવા જતા હતા એને સીધી કરવા આવી ના પહેરાય સીધી પહેર પણ આપણી સમજ બદલાય ને તો આપણે શું કહેવું પડે ઊંધી પહેરી હોય ને બહુ સરસ લાગે છે થઈ ગયો નિકાલ તને આ શીખી જાઓ ને શું શીખી જવાનું છે દ્રષ્ટિ ફેરવતા બાપ છોકરાને કહી ન શકતો અહંકાર બાપ થઈને કહે છે ને એટલે છોકરો ના સાંભળે બાપ તો ખરો ને પણ એ છોકરો સાંભળે તારે ખરો બાપ અક્રમ વિજ્ઞાન છેવટે આચરણમાં લાવવાનું છે હે અક્રમ વિજ્ઞાનનું જ્ઞાન છેવટે આચરણમાં લાવવાનું છે આચરણમાં આવવાનું છે લાવવાનું નથી ઓટોમેટિક આવશે ઓટોમેટિક આવશે કારણ કે આચરણ એ આપણે જ્ઞાનને કેટલું યથાર્થ સમજ્યા છે એના પર આધાર રાખે છે એટલે જેટલું આપણને સમજાશે અને સાથે એ પણ સમજાવવું જોઈએ કે આપણી ઉતાવળે નહીં સમજાય જ્ઞાની પુરુષની કૃપાથી સમજાશે કેવી રીતે સમજાશે જ્ઞાની પુરુષની કૃપાથી કારણ કે બધાને એમાં ઉતાવળ હોય છે આ વાંચી નાખું પેલી વાંચી નાખું આ કરી નાખું તે કરી નાખું કૃપા એ બહુ મોટી વસ્તુ છે એટલે સમજનું પરિણામ આચરણ છે શું છે આવો બિપિનભાઈ જય સચ્ચિદાનંદ આપે કહ્યું હમણાં જ્ઞાનને યથાર્થ સમજવાથી આચરણમાં આવે છે તો જ્ઞાનને યથાર્થ સમજવા માટે એક મિનિટ એક મિનિટ આપણે કહ્યું કે જ્ઞાનને યથાર્થ સમજવાથી આચરણમાં આવે છે તો જ્ઞાનને યથાર્થ સમજવા માટે સત્સંગના ભીંડામાં પડી રહેવું કે પાંચ આજ્ઞામાં રહેવું એમાંથી કયું ઉત્તમ સત્સંગનો ભીડો તમને આજ્ઞામાં લઈ જશે સત્સંગનો ભીડો આજ્ઞામાં લઈ સત્સંગનો ભીડો બહુ અગત્યની વસ્તુ છે સત્સંગનો ભીડો એટલે પડી રહેવાનો આ ટોળામાં એ સત્સંગના ભીડામાં શું થશે તો એકબીજા મહાત્માઓ પોતપોતાના અનુભવની વાત કરશે શું કરશે એકબીજાના અનુભવની વાત કરશે અનુભવની વાત કરશે એમ એમ આપણને આજ્ઞા સમજાતી જશે એની મેળે એટલે પછી આચરણમાં કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત કરવાની દ્રષ્ટિ છે અને એ પુરુષ પ્રત્યે એને આંતરિક વિનય જ્યાં સુધી ઊભો નહીં થાય ત્યાં સુધી આ સમજાશે નહીં તમે ગમે એટલું સાંભળો ગમે એટલું વાંચો કશું કામ નહીં લાગે જ્યાં સુધી આંતરિક પરમ વિનય ઊભો નહીં થાય અને એ પરમ વિનય એ બહુ મોટી ભક્તિ છે જબરજસ્ત ભક્તિ છે અવિરત ચાલતી ભક્તિ છે યસ વિનય ઊભો થવો જોઈએ જેને આપણે નમસ્કાર કરીએ છીએ નમસ્કાર વિધિમાં જેનું સ્થાન છે સંકિતધારી મહાત્માઓ કેટલું મોટું પદ છે એટલે પોતાને પોતે તપાસ કરવાની વસ્તુ છે કે જ્યાંથી પણ તમારે પ્રાપ્ત કરવું છે એ વ્યક્તિને સમજવી પડશે અને સમજ પરમ વિનયમાં પરિણમશે અને એ વસ્તુ સમજાશે તમને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય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 છે શિક્ષક અને વિદ્યાર્થીનો અને એટલા માટે અધ્યાત્મમાં અને સંસારમાં પણ ઉર્ધ્વ ગતિના માર્ગમાં બધા ધર્મોમાં ગુરુ શિષ્યનો આ સંબંધ છે અને દાદા ભગવાન એટલા માટે કહ્યું કે જોજે એટલે ગુરુ થવાની બહુ માથાકૂટમાં ના પડીશ એ મહેનત માથે પડે એવી છે માથે પડે નહીં પણ એને તારે તારી સમજ હોવી જોઈશે તું ગુરુ કેવી રીતે રહીશ તે મારી પાસે એની ચાવી છે જો લઈ જઈશ ને સમજીને પાકી થઈ જશે ચાવી તારી પર રાખીશ તો માસ્ટર કી છે ગુરુ તો તને બનાવશે બધા એ તો સંસારનો દસ્તુર જ છે ચાલ કારણ કે બધાને આગળ આવવું છે તો તું લઘુભાવ રાખજે કે છે અને પછી પેલા ગુરુ તને માને છે તો એ પદ સ્વીકારજે પણ લઘુભાવ સાથે સ્વીકારજે હું ખોટું કહ્યું બધું સાહેબ બોલો હા હવે આ વાત છે દાદા ભગવાનની અક્રમ વિજ્ઞાનની સમજની વાત બહાર જાય તો આપણે કયા ગુરુનો આપણે અભિનય કર્યો કહેવાય બતાવો મિનેશ બોલ બોલ એકાઉન્ટન્ટ હા તે મોટા સીએ થયા અને ઓડિટ કરો છો ઓડિટ તો અમારું આવું ઓડિટ કાઢો છો તે નહીં કે તો તેઓ કશું જવાબ આપશો દાદી પહેલા પોતાનું કરવું પડે હા એ વાત સાચી એટલે લઘુભાવ રાખવાનો એવું કહેવાનું તમારે લઘુભાવ એટલે જ રાખવાનો સેલ્ફ ઓડિટ કરાવે એટલે એટલે જ રાખવાનું લઘુભાવ હંમેશા આપણું સેલ્ફ ઓડિટ કરાવે આપણે મન વચન કાયાનું શું કહ્યું લઘુભાવ એટલે વ્યવહાર દ્રષ્ટિથી જ છું બીજું કાંઈ નથી જ શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી જ છું આ જ બહુ અગત્યનો છે એકલું બોલશે તો નહીં રહી શકો પણ આજ્ઞામાં એવું મુકાય નહીં એ તો સમજી લેવું પડે થોડું થોડું તો અધ્યાય રાખે પેલા સારા વખતમાં તો બધું અધ્યાય રાખી નાના એક શબ્દમાં બધું કહી દેતા હતા અત્યારે કેટલું બધું કહે ત્યારે કંઈક થોડુંક જાય જાય કારણ કે રશિયા બહુ છે ને આપણે બધા બહુ રશિયા છે મધુસૂદન કઈ ગયા બેન હે પાછળ તો કાંતિ આનંદ સ્વામીજી બરોબર છે ને આપણને આનંદ વસ્તુ આપવા લેવાની નથી આનંદ વસ્તુ આપવા લેવાની હોય તો સચ્ચેદાનંદ સ્વરૂપ રહી શકીએ જ નહીં આપણે કૃષ્ણ ભગવાને કોઈને આપી લેવું નથી પણ બધાને એવું લાગ્યું કૃષ્ણ ભગવાને ઘણું કર્યું બધું ઘણું કર્યું કશું કર્યું નહીં એમને બોલો એટલે એમને સચ્ચિદાનંદ સ્વરૂપ કયા છે એટલે આપણે આપણે જ્ઞાન જેમને દ્રષ્ટિ મળી છે ને તે તો બધા જાણે જ છે પોતે બિલકુલ સભાનતાએ કરીને ભાનમાં અને જ્ઞાન વગર ભાન હોઈ શકે નહીં કોઈ દિવસે જ્ઞાન વગર અને જ્ઞાન એ વ્યવહારમાં શરીર જોડે બધા વ્યવહારમાં રહેવા માટે દર્શન સાથે હોય વગર હોઈ શકે જ નહીં આવો અમૃતભાઈ બધા દર્શન હોય જ એટલે જ્ઞાન શક્તિને દર્શન શક્તિ જોડે જોડે હોય ત્યારે જ્ઞાન કહેવાય છે પરંતુ એ દર્શનથી જ્યાં સુધી બરાબર પરિપૂર્ણતા નથી પામતું ત્યાં સુધી જ્ઞાનમાં ધીમે ધીમે ઔષધ ધીમે ધીરે ધીરે ક્ષમે ક્રમે ક્રમે એ શુદ્ધિમાં નથી આવતું અને શુદ્ધિમાં આવી ગયેલું જ્ઞાન આપણને સતત આપણા મન વચન કાયા જોડે બહુ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપે રખાવે અંદરથી અંદરથી અને બહારના વ્યવહારમાં સુપરફ્લુઅસ રખાવે કેવું સુપરફ્લુઅસ એટલે કોઈને દુઃખ ના દઉં સુપરફ્લુઅસ કોને કહેવાય એટલે નાટકમાં નાટકીયાઓ નાટક નાટક કરે અને એવા સીન આવે કે બહાર બીજાને રડવાવું એવો બધો વેરાગ આવી જાય એવો હોય પણ પેલાને કશું ના થાય થાય એવી રીતે રહેવાનું છે હમ એ બહુ સમજવા જેવું આપણે મહાત્માઓને છે બહુ સુંદર એટલે હવે મહાત્માઓ આપનો સત્સંગને સ્થાન અમે બધું આપતા પુત્રોને સાંપ્યું છે અને એમનું આખું ટ્રસ્ટ છે બધા છે સાથે છે આટલા છે છતાં એ બધા એક સ્વરૂપે છે અને એક છે એ બધા સ્વરૂપે છે આવું તો મને સમજાણું ત્યારે મેં કહું બરાબર છે બહુ સારી વાત છે તમે ધમધમાવો બરાબરનું અક્રમ વિજ્ઞાનનો વિતરાગ વિજ્ઞાનનો જીવનના અંદરથી સુખીને શાંત કેવી રીતે જીવી શકે આખું પોતાનું જ પોતાનું શરીરથી પોતાનો વ્યવહાર એના માટે સમજ આપતું આ વિજ્ઞાન કેવું અન્ડરસ્ટેન્ડિંગ આપતું અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આપવા લેવાની ક્રિયાઓ ક્યારેય પણ ના હોઈ શકે કાઠાણી સાહેબ શું કહ્યું એ એ અનુભવ સ્વાદ ઉપર આધાર રાખે છે દરેકને વ્યવહારમાં અનુભવો તો હોય છે જ નથી હોતા એવું નહીં પણ એમાં સૂઝનો ભાગ કામ કરે સૂઝ સૂઝ એટલે કોમન સેન્સના અંશો દરેકને કંઈ ના કંઈ હોય જ ના હોય આ પ્રાણીઓમાં અમુક તો હોય પણ એ એટલા બધા નીચી કક્ષાના છે પણ જુઓ કુદરતી રીતે જીવી શકે છે બધા દિશાના કારણે બહુ એમનું કક્ષાનું છે મનુષ્યને મનુષ્ય કક્ષામાં આવ્યા વગર રહે નહીં શૂઝ એટલે એ લેવલે આપણા લેવાની ક્રિયાઓ ના હોય સમજણ તો એકથી બીજાને મળે બીજાથી બીજાને પ્રાપ્ત થાય આદાન પ્રદાન કે છે એને સમજ્યું આ સમાજનું જીવન છે એના માટે આ પ્રકાશ આપતા પુત્રોને કહીએ છીએ ખૂબ એને પ્રસરવા દો અમારે જયંતિભાઈની બહુ ભાવના છે બહુ ભાવના છે ફરી વર્ષ જ્યાં ત્યાં અહીંયા તે કોણ જાણે આ બહુ ના પાડે શું કામ ફરફર કરો છો કે અમારા બહુ તપ કર્યા છે બહુ સમજી સમજણ પડે હે તો મને સમજ પાડજે થોડી સમજણ પડી હોય તો પાડીએ આપણે એમાં ક્યાં શરીરની જરૂર છે કે મગજની જરૂર છે કે હા વાણી એક વ્યવહારમાં નિમિત્ત બની જાય છે વાણી ના હોત તો મનુષ્યનો વ્યવહાર જ ક્યાંથી હોત તે વાણીની કિંમત ત્યાં છે પરંતુ ક્યારે કે આપણે આપણી જોડે બોલતા આપણે આપણને સાંભળતા એવા જેમ જેમ થતા જઈએ તેમ જ બાકી નહીં આપણે જ આપણી જોડે કંઈ નવરાશ ને કશું ના હોય કોઈ ન હોય તો અંદર માથાકૂટ ચાલ્યા કરે બધી એટલે લલિત ચાલે છે તારે માથાકૂટ બહુ ખૂબ ચાલે છે એમાં કેટલી મહેનત પડે છે તને <laughs> મહેનત પડે જ નહીં એમાં તો આ શરીર એવું મળ્યું છે કારણ કે પોતાનું કમાણી કરીને લાયેલા ને બધા <laughs> એટલે હવે રડવું આવે ને તો એ કહે અરે કેવું આપણું ભરી લાયા છીએ આવું અને તે વખતે એક બાજુ હસાય ને એક બાજુ રડાય બે વસ્તુ ભેગી થાય ખ્યાલ આવે ને તો મહાત્માઓ બહુ સુંદર આપણે પામ્યા છીએ જેમની પાસે અત્યારે જ્ઞાન કે દ્રષ્ટિ નથી ને એવા હશે બધા ઘણા હોય એમના માટે પણ સત્સાધન દાદાના જે છે આ કળિયુગમાં અને તાજા ફ્રેશ દાદા ભગવાન સ્વયં હાજર હોય તેવા આપતા આપતા પુત્ર મારફતે બહુ સુંદર તમને સમજવાના મળે એવા છે એ બધા જ એટલે જ્યારે ગ્રુપમાં જેને જેમ સમજવું હોય જે બધા આવતા જતા જ હોય તેમને બહુ જ એનું સુંદર સમજનું આદાન પ્રદાન થઈ શકે ખરું કે નહીં પુલીન આનંદ સ્વામીજી અને તમે કરી રહ્યા છો ને કેટલું બધું બહુ કરી રહ્યા છો ઉપવાસ કોને કહેવાય કે છે હમ જાગૃતિ કોને કહેવાય સામાયિક કોને કહેવાય પ્રતિક્રમણો શું બધું નહીં હા બધું એટલે બહુ આનંદ થયો અમે અમને સોંપ્યું હતું અને હવે એટલે અમારા સંગપતિ સાહેબ હરીશભાઈ એમને એમને કહ્યું કે દાદા દસ આમ આ સત્સંગ હોય દસ મિનિટ આ છેલ્લી દસ મિનિટ આવી જવું આપણે સારું પણ મેં ઘડિયાળ જોયું દસ મિનિટમાં પાંચ ત્રણ જ મિનિટ બાકી હતી દસમાં <laughs> એટલે બીજી મેં સાત મિનિટ વધારે લીધી તમારી એટલે આપણે મંત્ર બોલીએ અને અમારી અમેરિકાથી ખાસ મળવા આવી છે અમારા અમૃતભાઈ સાહેબની આ ગુરુ <laughs> હે તું ચેલું ચેલી શું કે ગુરુ બાપરે અને આ તારી શીખવાડે જ નહીં તને તું ટીચ કરું છું એને કે ટીચ તે કરે છે બધા જ જાણે છે વ્યવહારમાં ભારતનું આ બધું સંસ્કાર ભારતના છે હમ મૂડીઓ તો ભારતનું ભલે ને અમેરિકા રહી બરાબર ને એકલી જ આવી છું કઈ છે અરે અહીંયા અવતારો દર્શન આપો મને દેખ મને દર્શન કરાવો તમારા આવી ગયા આવી ગયા અમારે કેટલા વખતે ભેગા થયા દર્શન કરાવો મને એટલે કંઈ વાંધો નહીં બેસ્ટ અરે વાહ કેવું પડે નાકા વાંધો નહીં હા ઘણા વખતે દર્શન કર્યા તમારા આંખોથી દર્શન નથી થતા શું કહ્યું આંખોથી ચામડાની આંખો છે અંદરની આંખથી દર્શન કરવા જોઈએ અંદરની આંખ તો સિંગ્યુલર છે પણ વ્યવહાર બધો ડબલ છે ને આખો તે સિમ્પલ ડબલ નથી બહુ કોમ્પ્લેક્સ ડબલ પાછો સિમ્પલ તો હતો બહુ સારું થાત બધું તમે શું કહો છો કોમ્પ્લેક્સ બહુ છે આમ તો ડબલ જ છે બે જ એને પહોંચી વરવું અઘરું નથી કંઈ કોઈને પણ નથી પહોંચી વરાતું આમ તો કે સુખ અને દુઃખ બે જ છે હર્ષ ને શોક બે જ છે જાત જાતના બધા છે કે નહીં આ ગમે છે ના નથી ગમતું કે છે પણ એ બહુ બહુ ફેલાયેલું બહુ છે મોટું એનું પિક્ચર બહુ મોટું છે એ હેરાન કરે છે આપણને એટલે આ એક આંખથી જોઈએ તો હેરાન ના થાય હમ હમ એને શિવજીની એટલે કે જ્ઞાનની આંખ કહેવાય છે શિવ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ છે બીજું કશું નથી શિવ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપ છે સંજ્ઞાથી મૂકવું પડે છે એને એટલે અને આખા ભારતમાં આજે મૂળ વિતરાગ ધર્મ અને શિવ ધર્મ એટલે જ્ઞાન ધર્મ એ બે રીતે હતા પરંતુ જ્ઞાન ધર્મ મુકાયો આજે ભારતના ખૂણે ખૂણે નાનામાં નાનું ગામ હશે ગમે તે હશે ત્યાં આગળ કોઈ શિવજીનું દેવાલય હશે જ જોજો તમે નાનું મોટું ગમે તેવું હશે અને એનો નિયમ શું કે એના દરવાજા કાયમના ખુલ્લા રહે કોઈ દિવસ બંધ ના રહે એવું જાણો છો બધા હા <laughs> બહુ ખુલ્લા રહે અને છતાંય કેવું સુંદર સચવાય છે તેનું આપણા તીર્થ ભારતના બહુ સુંદર હોય છે ખુશ થઈ ગયા અમે દર્શન એટલે જોવું તો આંખોથી કહીએ છીએ પણ ભગવાનને જોનારા હશે ને ભગવાનને આંખ હશે બધું જુએ એ તો હમ શરીર છે એટલે ભગવાન પોતા એમની આંખોથી જુએ એટલે શરીર છે એટલે શરીર જોડે શરીરવાળા જોડે બધી રીતે રહે કે ના રહે રહેવું જ પડે છે આવી વાત છે જાગુ હમ તારું નામ શું પાડીશ હે પ્રિયંકા બસ આપણે અંદર જઈએ છીએ પછી આવી જાઓ થોડા દર્શન કરીને આવજો તમે નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વર્યંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાવણમ નમો લોય સવ સાવણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચિદાન ઉભા રહો એક મિનિટ જય સચિદાનંદ માઇક નિશિતભાઈ આપજે હવે પછીના અઠવાડિયાના કાર્યક્રમ આ મુજબ છે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ અંજુબેન કનુભાઈ ચિત્તેનિયાના નિવાસસ્થાને બી અઢાર આકાર સોસાયટી પસાભાઈ પાર્ક રેસકોસ ગુરુવારે સવારના પુત્રોનો સ્વાધ્યાય સત્સંગ આ જગ્યાએ સવારના નવથી દસ રહેશે ગુરુવાર સાંજની સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુકાકાના હોલમાં પોણા આઠથી પોણા આઠ અને શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ મહાત્મા દિલીપભાઈ ભટ્ટના નિવાસસ્થાને સી બાવન કૃષ્ણધામ સોસાયટી રાણેશ્વર મંદિર પાસે વાસના રોડ બહેનોના સત્સંગ અને પ્રાતવિધિની એડ્રેસની સ્લીપ ત્યાં પ્રસાદીના કાઉન્ટર પર મૂકવામાં આવી છે મહાત્માઓ કલેક્ટ કરી લેજો અને આજના દિવસના પ્રસાદીના નિમંત્રકો છે નમ્રતાબેન અમિતભાઈ પટેલ સુરત મિતાબેન કિરીટભાઈ મહેતા એમના પૌત્રના જન્મદિવસ નિમિત્તે નમ્રતાબેન હા કિરીટભાઈ કઈ ગયા કિરીટભાઈ હે નમ્રતાબેન એક આ પણ છે દાદાને મિતાબેન અમને કઈ દોસ્તી કરી ક્યારે કરી પછી અરવિંદભાઈ ઠક્કર મહાત્મા હોય તો દોસ્તી થઈ જ જાય નહીં જોવાની જરૂર નથી અરવિંદભાઈ ઠક્કર સાહેબ નો પરિવાર હરીશભાઈ પટેલ અમેરિકાથી અહીંયા હમણાં જ આવી ગયા છે નિઝામપુરામાં એમનું પ્લોટ હતો તૈયાર કરી દીધું છે બધું જ અને બહુ મજાના સાયન્ટિસ્ટ છે એમની પાસે એટલી ડિગ્રીઓ છે આ તે બધું પરંતુ આજે એમનો ભાવ છે કે હવે અમે રિટાયર્ડ થયા રિટાયર્ડ એટલે કે ત્યાંથી કામથી વ્યવહારથી વ્યવહારના કામથી તેમાં અહીં આવ્યા છીએ એટલે હવે છેલ્લા શ્વાસ સુધી જે ક્યારેય રિટાયર ના થાય એવા થઈ ગયા છીએ ને એ પ્રવૃત્ત રહીએ અમે શું અને અંદરથી નિવૃત્ત રહીએ એટલે હવે ભારતમાં જ રહેવું જ કહે છે મધુસૂદનભાઈ તમારે આ ભાવ હાથો તો અહીંયા આવી ગયા તે અમારા આપણા મિનેશાનંદજીને આનંદજીની નજીકમાં જ રહે છે એટલે કે છે બધું રીતે રિસર્ચ સેન્ટરમાં સંઘમાં આપતા પુત્રો જોડે અને બધા વ્યાપમાં જોડે બધું કામ રાખવું પડશે હા કે હવે કેટલું તમે રાખ્યું અમેરિકા જવાનું કેટલો વખત રાખ્યું વરસમાં હે <laughs> બે મહિના ત્રણ મહિના અને આમ તો અમને તો એકસો વીસ દિવસની પરવાનગી આપે છે વિઝા આપે તોય તમારે આવું રાખવાનું કે અમે એવા વિઝાવાળા છો તો સિટીઝન બધા ચાલો બહુ આનંદ થયો હા પ્રસાદજી ખૂબ આશીર્વાદ અરવિંદભાઈ ઠક્કર પરિવાર હરીશભાઈ વી પટેલ પરિવાર અને સત્સાંગ પારેખ આટલા તરફથી આજની પ્રસાદીને વ્યવસ્થા કરેલી છે નિશિતભાઈ કીર્તન ભક્તિ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર दादा भगवान नासिम जय जयकार हो दादा भगवान नासिम जय जय कार हो दादा भगवान नासिम जय जय कार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो दादा ભગવાન સિંહ જય જયકાર બાબા ભગવાનના असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान